જી જી જી करो वार्ता प्रसंग करो वार्ता प्रसंग ત્રણ और एक दिन विरह बहुत भयो स विरह को છોકરા તરીકે ગાય પછી એટલે એક દિવસ બહુ વિરહ થયો અને પછી જે જે સો વિરહ કો છોકરા તરીકે ગાય એટલે છોકરા ક્યાં છે ચોખરા હા ચોખરા કઈ કે ગાય એટલે ચોખરા એટલે એક જાતની કીર્તનની શૈલી છે એક એક કીર્તન ગાયું એમ જી જી જી એમને બહુ વિરહ થયો તો પછી એમને કીર્તન ગાયું જે વાર્તા પ્રસંગ ચા કરું હા એ જે ગાયું ને એની બે કડી અહીં આપી છે કેકી શિખંડી શ્યામઘન કંઠ મનોહર હાર અન્ય તે દિન દેખીશું નૈનન નંદકુમાર આખી ચોખરા હવે ચોથો પ્રસંગ वार्ता प्रसंग चार और एक समय श्री गुसाई जी श्री द्वारिका ઠાકોર શ્રી રણછોડજી કે દર્શન કો પધારે એટલે એક સમય શ્રી ગુસાઈજી શ્રી દ્વારકા શ્રી રણછોડજીના દર્શન માટે પધાર્યા તબ માર્ગ મેં નરોડા ગામ મેં આય એટલે માર્ગમાં નરોડા ગામમાં આવ્યા સો ગામ કે બહાર ડેરા કરી ઉતરે એટલે ગામના બહાર એકદમ ડેરો કરીને ઉતર્યા તો ઉત્થાપન તંબુ તાણ્યા જીજે છે એટલે ગામના બાએ તંબુ પાડ્યા તો તો ઉત્થાપન કે સમય ગોપાલદાસ શ્રી ગુસાઈજી કે દર્શન કોતલે એટલે ઉત્થાપન ઉત્થાપનના સમયે ગોપાલદાસ શ્રી ગુસાઈજી ના દર્શન માટે ચાલ્યા તબ દોએ જને ગોપાલદાસ કે સંચરે એટલે બે જણા ગોપાલદાસજીની સાથે ચાલ્યા તો શ્રી ગુસાઈજી કે દર્શન તહા જઈ કીએ એટલે હું આ શ્રી ના દર્શન કર્યા તબ દો જને ગોપાલદાસ તો કહે हमको શ્રી ગુસાઈજી પાસ નામ દિવાવો એટલે એ બે જણાએ ગોપાલદાસ ને કહ્યું કે શ્રી ગુસાઈજી થી શ્રી ગુસાઈજી ના પાસેથી અમને નામ દેવડાવો તબ ગોપાલદાસ ને કહી હમ હું નામ દેત હૈ તો ગોપાલદાસે કીધું કે અમે પણ નામ દઈએ છીએ સો હમ સો હમ ઘર ચલેંગે તબ तुम तुम हमारे घर आइयो हम तुमको नाम सुनावेंगे એટલે પછી કે છે કે તમે અમારા ઘરે આવજો અને હું તમને નામ સંભળાવીશ क्या प्रकार दो जने तीन बार गोपालदास तो कहे जो हमारा मनोरथ यह है जो हमको श्री ગુસાઈજી નામ સુનાવે એટલે પછી ઈ બે જણા ત્રણ વખત ગોપાલદાસ ને કહ્યું કે અમારો એવો મનોરથ છે કે અમે શ્રી ગુસાઈજી થી નામ સાંભળીએ तो तीनों बार गोपालदास ने कही हमारे घर आइयो हम तुमको नाम सुनावेंगे તો ગોપાલદાસે કહ્યું કે તમે અમારા ઘરે આવજો હું તમને નામ સંભળાવીશ यह बात सब श्री गुसाई जी उन दो जने तो पूछे जो तुम गोपालदास तो कहा करत हो આ વાત શ્રી ગુસાઈજીએ એ બે જણાથી પૂછ્યું કે તમે गोपालदास ने શું કરો છો तब उन्होंने कही जो महाराज हमारो मनोरथ है मनोरथ यह है जो हमको कृपा કરી કે આપ નામ સુનાવો એટલે ત્યારે પછી એમણે કહ્યું કે અમારો એવો મનોરથ છે કે અમે તમારાથી નામ સાંભળીએ તબ ગુસાઈ જી કો નામ સુનાય કૃતાર્થ કિયે એટલે એ બી જણાને નામ સંભળાવીને એમનું કૃતાર્થ કહ્યું પાછે શ્રી ગુસાઈજીને ગોપાલદાસ તો કહી જો તુમકો તો શ્રી આચાર્યજી મહાપ્રભુ અંગીકાર કીએ હે તો તો દ્રઢ હૈ ત્યારે પછી શ્રી ગુસાઈજીએ ગોપાલદાસને કહ્યું કે તમે તો તમને તો શ્રી આચાર્યજી મહાપ્રભુ અંગીકાર કર્યું છે અને આ તો દ્રઢ છે પ્રભુ તુમકો કબૂઓ ના છોડેંગે એટલે તમને પ્રભુ ક્યારે નહીં છોડશે પરંતુ જીતને સેવક તુમ નામ સુનાય કે કિએ હો તો સબ હમારે ન હોયંગે એટલે પણ જેટલા બી તમે સેવકને નામ સંભળાવે છે એ અમારે ક્યારે નહીં થાય પુષ્ટિમાં તે બહિર્મુખ હોયંગે એટલે પુષ્ટિમાર્ગ થી બહિર્મુખ થશે તો यह बात सगरे वैष्णव સુની કે શ્રી ગુસાઈજી કે સેવક હોય કૃતાર્થ ભાઈ એટલે આ વાત બધા વૈષ્ણવ ને સાંભળીએ બધા વૈષ્ણવે સાંભળી અને બધા શ્રી ગુસાઈજી ના સેવક થયા और જો કોઈ રહી ગયો તો પુષ્ટિ માર્ગ તે ભ્રષ્ટ ભય એટલે બીજો કોઈ રહી ગયો હોય તો જે પુષ્ટિ માર્ગ તે ભ્રષ્ટ ભય એટલે એટલે પુષ્ટિ માર્ગમાં ન રહી ગયા દૂર થઈ ગયા જી જી જી એટલે કોઈ ભી એમ રહી ગયા એ પુષ્ટિ માર્ગ થી દૂર થઈ ગયા તિનકો શ્રી ગુસાઈજી ગંગોજ કહેતે એટલે એને શ્રી ગુસાઈજી ગંગોજ કહેતા તો ગોપાલદાસ સદા વિરહ દશામાં મગ્ન મગન રહેતે એટલે ગોપાલદાસ હંમેશા વિરહ દશામાં મગન રહેતા बताते इनकी वार्ता कहाँ कहीं कही એટલે એમની વાર્તા ક્યાં સુધી કહી આમાં પ્રશ્ન છે કે ઓલા બે વૈષ્ણવ ગોપાલ દાસ ને કહ્યું કે મને શ્રી ગોસાઈજી પાસે જ નામ લેવાની ઈચ્છા છે તો ગોપાલદાસજી એવું શું કામ કહ્યું કે તમે મારી પાસે આવો હું તમને નામ સંભળાવું ગુસાઈજી પાસે નામ શું કામ ન લેવા દેતું તમને બતાવો જેમને જવાબ સૂચતો હોય તે હું કહું એ જે કે શ્રી આચાર્ય જે સાક્ષાત ગોપાલદાસને કીધેલું જ ને કે તમે નામ સંભળાવી શકો છો અને એટલે કીધેલું એટલે કેમ શ્રી ગુસાઈજીને એ શું કહેવાય કષ્ટ કરાવીએ પણ એ બી વૈષ્ણવને તો શ્રી ગોસાઈજી પાસે નામ લેવું હતું તો ગોપાલદાસ ને પાસે શું કામ એનું કારણ એને સમજાવ્યું ને કે ગુસાઈજીએ તકલીફ શું કામ આપવી એટલે ગોપાલદાસ ને આપ્યું એટલે એમને આપવાનો આગ્રહ રાખ્યો એવું તીર્થ ને લાગે છે જે જે મનમાં એક પ્રશ્ન છે પણ હજી આ પ્રશ્ન ક્યાં પૂરો થયો છે આપ તો વિચારો તો એક નો જવાબ થયો બીજાનો કોઈને પૂછતું હોય તો બતાવો મારો એક પ્રશ્ન છે પછી પેલા આ જવાબ કરો જો આમાં વાત એ છે આખો પ્રસંગ આપણે જોયો એમાં ગોપાલદાસ ને બે જણા સાથે હતા એમણે આગ્રહ કર્યો કે શ્રી ગુસાઈજી પાસેથી મારે નામ સાંભળવું છે અને ગોપાલદાસ એ આગ્રહ કરતા રહ્યા કે હું પણ તો આપું છું નામ તમારી પાસેથી લો એમાં ગોપાલદાસે શ્રી ગુસાઈજી સાથે પોતાની બરાબરી માની કે હું અને શ્રી ગુસાઈજી એક જ કક્ષા ઉપર છીએ એટલે જેમ ગુસાઈજીને નામ આપવાનું પરંપરામાં મળ્યું છે તેવી રીતે મહાપ્રભુજીને આજ્ઞાથી મને પણ નામ આપવાનું પરંપરામાં મળ્યું છે એટલે હું અને શું સાંઈજી બરોબર છે એટલે એક જાતનો અહીંયા ગોપાલદાસમાં અહંકાર દેખાઈ રહ્યો છે ગુસાઈજીએ જયારે પેલા બેને પૂછ્યું કે તમે શું ગુસપુસ કરો છો ગોપાલદાસ સાથે અને એમણે આ વાત ખોલી દીધી તો શ્રી ગુસાઈજીએ એમને ગોપાલદાસ આમાં જણાય એવું છે કે ગોપાલદાસની હાજરીમાં જ નામ સંભળાવ્યું અને ગોપાલદાસને શિક્ષા પણ આપી કે શ્રી મહાપ્રભુજીએ તમને દીક્ષા માટેની છૂટ આપી છે કે પરમિશન આપી છે એનો અર્થ એ નથી કે જ્યારે આચાર્ય સ્વયં બિરાજતા હોય તો પણ તમે નામ આપો જ્યારે આચાર્ય બિરાજતા હોય કે ગુરુકુલના પરિવારના સદસ્યો છે બિરાજતા હોય તો પછી ગોપાલદાસને નામ દીક્ષા આપવાનો આગ્રહ ન રાખવો જોઈએ એમની હાજરી ન હોય તો જુદી વાત છે સમજમાં આવ્યું જે જે જેવી રીતે અગર કોઈ ક્લાસમાં ટીચર હોય અને આપણે એ સબ્જેક્ટ સવાલ હોય તો આપણી બાજુમાં જે બેસે એને પૂછવા કરતા આપણે ટીચરને જ પૂછી લેવાનું હોય તો પછી અગર આપણા બાજુવાળો કે ના હું તને આન્સર બતાવું છું તને આન્સર બતાવું છું સાચી વાત છે અથવા આપણે એમ પણ કહી શકીએ કે ટીચર કોઈ કાર્યવશ બહાર ગયા હોય અને મોનિટરને ક્લાસ સંભાળવા માટેનું કહી જાય અને પછી ટીચર આવી જાય તેમ છતાં પણ મોનિટર જ પોતે ટીચરની જગ્યાએ બેસીને એને ભણાવવાનું સમજાવવાનું શરૂ કરે એવી આ વાત છે ગોપાલદાસની જે જે મારો પ્રશ્ન એ છે કે ગંગોજ એટલે શું હોય જો ભાવ પ્રકાશમાં એનો ખુલાસો કર્યો છે गंगा जी की धारा सो जल छूटी न्यारो जल रहे सो सगरे मनुष्य को पाप रूप है ताके छुए से दोष लगे तद्वत है એટલે જે મુખ્ય નદીની ધારા છે એ નદીની ધારા એનાથી જે અલગ ધારા કોઈ નીકળી જાય એમાં તો એમ માનવું પડે કે આમાં જે પાપીઓ નાયા છે એ પાપીઓનું પાપ આમાંથી એ નદી અલગ કરી નાખ્યું છે એમ ગુસાઈજી બિરાજી રહ્યા છે તેમ છતાં પણ એમનો અનાદર કરીને ગોપાલદાસ પોતે દીક્ષા આપવા માટે આગ્રહ કરી રહ્યા છે એનો મતલબ એ મુખ્ય ધારા જે છે પુષ્ટિ માર્ગની એનાથી પોતાનો ફાંટો એક અલગ ઊભો કરવા માંગે છે એવું એનો અર્થ થાય એટલે એને એને કહ્યું ગંગા એટલે ગંગા નદી અને જ એટલે એમાંથી પેદા થતો એક નવો ફાંટો એ ગંગો છે અને આમાંથી એક શીખ મળે છે કે આપણે ગુરુ કદી સમાનતા ન રાખવી ગુરુને કદી સમાનતા ન રાખવી કેમ કે આપણે પ્રાર્થના પણ માં પણ બોલીએ છીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એટલે ગુરુ બ્રહ્મા છે અને વિષ્ણુ છે આપણે તે પ્રેયર માં એટલે પ્રાર્થનામાં ગાઈએ છીએ એટલે ગુરુ ની સમાનતા અચૂક કદી ન કરવી જે જે મને વાર્તા પ્રસંગ ત્રણ માં એ વાત લાગી કે આપણે જયારે આપણી પાસે આપણે ઠાકોરજીની સન્મુખ ના હોય તો આપણે એમનું સ્મરણ કરવાનું હા શાબાશ જો નાનકડો પ્રસંગ છે પણ તે સારું ગોતી કાઢ્યું જેજી મને આમાં એક પ્રશ્ન છે હા બોલ ગુસાઈજી એ ગોપાલદાસ ને કીધું કે તે જે સેવક બનાવ્યા છે એ મારા સેવક એટલે એનો કૃતાર્થ નહીં થાય તો એ કે એટલે મારા સેવકે નથી તો એમ ઈ કેમ કીધું એમ શું ઈ એટલે ગુસાઈજી એમ કેમ કીધું કે ત્યારે તે જે સેવક બનાવ્યા છે એ મારા સેવક નથી હા કેમ કે ગોપાલદાસ ના અંદર એવું અભિમાન હતું ને કે પોતે પોતાનું અલગ એમાં વાળો ઉભો કરવા માંગતા હતા એટલે સીધી વાત છે કે એમણે જેમને પણ કંઠી આપી હશે એમને મુખ્ય પુષ્ટિ માર્ગ સાથે એમણે નહીં જોડ્યો હોય એ વાત સારી લાગી કે એક હું સામાન્ય દાખલો બતાવું કે કોઈ સ્કૂલમાં તમે ભણતા હો બધા એમાં કોઈ ટીચર એવો હોય કે જે ક્લાસમાં તમને ન ભણાવે પણ તમને એમ કે મારે ત્યાં ટ્યુશનમાં આવું તમને સારું ભણાવીશ ને સારા નંબરે પાસ કરાવીશ એટલે એ જે સ્કૂલનો પગાર ખાય છે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓને એટલો સમય એનો બગાડે છે ત્યાં એ પોતે પોતાની ફરજ નથી બજાવી રહ્યો અને પોતાનો ઘરે એ ટ્યુશન ક્લાસમાં અલગથી એ પોતે ભણાવીને એના જુદા પૈસા કમાઈ રહ્યો છે તો એ સ્કૂલના સાથે તો દગાબાજી કરી જ ને સ્કૂલે એને શેના માટે રાખ્યો હતો ભણાવવા માટે જો એની ખરેખરી વફાદારી સ્કૂલ સાથે હોય અને એને એમ લાગતું હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં આટલા સમયમાં નથી ભણાવી શકતો તો સ્કૂલમાં જે એક્સ્ટ્રા ક્લાસ કેમ ન લઈ શકે અલગથી પૈસા લઈને અલગ શા માટે પોતે પોતાના ઘરે બોલાવે તો એ સ્કૂલની સાથે એને દગાબાજી કરી કહેવાય એવી રીતે પુષ્ટિમાર્ગની જે વ્યવસ્થા છે એની સાથે ગોપાલદાસે કંઈ ગડબડી કરી એટલે ગુસાઈજીએ કહ્યું કે ગડબડી કરી છે એનો મતલબ એને જેને પણ ચેલા બનાવ્યા છે એમને પુષ્ટિમાર્ગના બધા સિદ્ધાંતો નહીં સમજાવ્યા હોય કેમ કે બધા સિદ્ધાંતો સમજે તો તો ગોપાલદાસની પોલ ખુલ્લી પડી જાય જેમ તમે જેમને ત્યાં ટ્યુશન જાઓ એ ટીચર ક્યારે પણ તમને એવું કહે છે કે ભારત સરકારના કાયદા પ્રમાણે સ્કૂલમાં ભણાવનારો શિક્ષક જો ટ્યુશન અલગથી કરે તો એને જેલ થઈ જાય અને એની નોકરી એની બરખાસ્ત થઈ જાય નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે એવો કાયદો છે એવું કોઈ ટીચરે તમને કહ્યું છે ના જે તો પછી તો એ મતલબ એને ભારત સરકાર સાથે એટલે ભારત દેશ સાથે પણ દગાબાજી કરી ને પોતાના સ્વાર્થ માટે હમ એમ અને મને આમાં એ વાત સારી લાગી કે બે આઠ જણા ગયા હતા તેને પણ તે એટલે ગુસાઈજીને જોઈને એક આ તેની પાસે શરણ દીક્ષા લેવાનું મન થઈ ગયું એક જ વારમાં અને ગુરુ એટલે શ્રી ગુસાઈજી છે તેમણે બધાની સામે ગોપાલદાસ ની વાત ન લાવી અને ખાલી ગોપાલદાસ ને તે જણાવ્યું કે આ ભૂલ હતી તેમની જીજે સારી લાગી કે ગોપાલદાસ પોતે જ ના ગયા શ્રી ના દર્શન કરવા સાથે તેમને આ બે લોકોને પણ લઈ ગયા ઠીક છે એક પ્રશ્ન છે બોલ જજ કે એ તો એ તો ઠાકોરજીના મગ્ન હતા તો પછી એમનો અહંકાર કેતા આવ્યો પણ આમાં આમાં તો શ્રી ગોસાઈજી અને એટલે ગોપાલદાસ શ્રી ગોસાઈજી ને પોતાની સમાનતા તો દેખાડતા હતા હા એ જ તો એ જ તો અહંકાર છે એમનો એમને કેમ એવો અહંકાર થયો એટલું ઠાકોરજીમાં એમ મગ્ન રહેતા હતા જે કેમ કે એમનામાં રાજસ ગુણ વધારે હતું આવ્યું ને બહુ રાજસી હતા જો શરણે કેવી પકડી રાત જો આપણે બધી જગ્યાએ આપણે પૂર્ણ ન હોઈએ કોઈ કોઈ જગ્યાએ આપણે બહુ સારી આપણા અંદર ગુણો હોય કોઈ જગ્યાએ સારા ગુણ હોવા છતાં પણ આપણામાં કઈ અવગુણ પણ હોય આપણે અધૂરા છીએ આપણા અંદર આવી બધી ગરબડીઓ થતી રહે એટલે આપણે રસોઈ બનાવીએ તો રસોઈમાં મીઠું બરોબર થાય મરચું વધારે ક્યારેક થઈ જાય ક્યારેક ખટાઈ બરોબર થાય તો મીઠું ઓછું થઈ જાય ક્યારેક પાણી વધારે પડી જાય ક્યારેક ઘાટું થઈ જાય બીજું બધું બરોબર હોય એટલે આપણા જેટલા પણ આપણા જીવનના પાસાઓ છે કે આપણા વ્યક્તિત્વના જે પાસાઓ છે એ બધામાં આપણે પરફેક્ટ હોઈએ એવું દરેકના માટે નથી શક્ય કેમ કે આખરે આપણે માણસ છીએ તો કોઈક દ્રષ્ટિથી ગોપાલદાસમાં ઉત્તમતા હતી કોઈક દ્રષ્ટિથી એમની અંદર કંઈક દોષ પણ રહી ગયા સમજાયું ને જેવી છે થોડો કોઈ ડાન્સમાં હમ શાબાશ એવી જ રીતે ઠીક છે બીજા કોઈને કઈ ન પૂછવું હોય તો આજનો ક્રમ અહીંયા રાખીએ મને હા બોલ બોલ જે મહાપ્રભુજી એ ગોપાલદાસ ને તે બ્રહ્મ સંબંધ તે લખીને તો દીધું હતું અને કીધું હતું કે આની તારે સેવા કરવાની હોય છે તેને શ્રીનાથજી નો વીરો કેમ રહેતો શું કરે મન લાગી જાય ક્યાંક તો કોઈનું મન ક્યાંક ચોંટી જાય તો શું કરે બિચારો આપણને એવું થાય ને બધું આપણી પાસે હોય પણ તેમ છતાં બીજા કોઈની વસ્તુ આપણને વધારે સારી લાગતી હોય નાના બચ્ચાઓને તો એવું ખાસ હોય એક સરખા બે બોલ હોય તો પણ ભાઈ બહેનને બંનેને હાથમાં આપે એક સરખું તો એક વખત આપણે ઓલાનો હાથમાં લઈ લઈએ કે આ મને જોઈએ છે આ નહીં આપણે લાવનાર એમ કે આ બંને એક જ વસ્તુ છે તો આપણને પોતાના કરતાં બીજાનું વધારે સારું લાગતું હોય એમ શ્રી મહાપ્રભુજીએ હસ્તાક્ષરજી પધરાવી આપ્યા પણ એમાં એમને એવો ભગવત ભાવ કે આ સાક્ષાત પ્રભુ જ છે એવી ભાવના એમની ત્યાં ન થતી હોય તો બીજી જગ્યાએ મન ભટકે જ્યાં સુધી એવો દ્રઢ સ્વરૂપા શક્તિ ન થઈ જાય ત્યાં સુધી આવું ચાલતું રહે છે ગરબડ ગોટાળા સમજાયું અને જે સેવા આપણે ગુરુ સોંપે છે એવી રીતે ગોપાલદાસ ને શ્રી આચાર્યજી એ નામ સંભળાવવાનું કીધું તો તેનો અર્થ તે નથી કે આપણે ગુરુ ના સમાન થઈ જઈએ મોનિટર ને ક્લાસ સોંપીને ગયો ટીચર એવો મતલબ નથી કે મોનિટર ટીચર બની ગયો બરોબર ને રીતે અગર આપણે બે મિનિટ માટે કઈ બહાર જાય છે અને આપણે એ અડધો કલાક માટે કોઈને કોઈ વસ્તુ આપી હોય આપણી हम्म। चलो सुंदर बधाए बहुत सारू भाग लीधो चर्चा में आगे अपने काले कर प्रणाम प्रणाम प्रणाम प्रणाम